માથીની લખેલી સુવાર્તા એનો સત્યાવીસમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા અધ્યાય સત્યાવીસમો અને સવાર થઈ ત્યારે સર્વમુખી આજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ મનસૂબો કર્યો પછી તેઓએ તેને બાંધ્યો ને તેને લઈ જઈને પિલાદ હાકેમને સોંપ્યો ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો એ જોઈને તેને પરસ્વાધીન કરનાર યહુદાને પશ્ચાતાપ થયો ને પેલા ત્રીસ રૂપિયા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછળ આવીને કહ્યું કે નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે ત્યારે તેઓએ તેને કહ્યું કે તેમાં અમારે શું તે તું જાણે પછી મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળ્યો અને જેને ગળે ફાંસો ખાધો ત્યારે મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી પછી તેઓએ મનસૂબો કરીને પરદેશીઓને દાટવા સારું તેનું કુંભારનું ખેતર વેચાતું લીધું એ માટે આજ સુધી તે ખેતર લોહીનું ખેતર કહેવાય છે ત્યારે ઈર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું એટલે જેનું મૂલ્ય ઈસરાયલ પુત્રે ઠરાવ્યું તેના મૂલ્યના ત્રીસ રૂપિયા તેઓએ દીધા અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો તેમ કુંભારના ખેતરને સારું મેં તે આપ્યા અને ઈસુ હાકેમની આગળ ઊભો રહ્યો ને હાકેમે તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે ત્યારે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે તું પોતે કહે છે અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેના પર બટ્ટો મૂક્યો છતાં તેણે કંઈ ઉત્તર આપ્યો નહીં ત્યારે પિલાત તેને કહે છે કે તારી વિરુદ્ધ તેઓ કેટલી શાહીદી આપે છે એ શું તું નથી સાંભળતો પણ તેણે તેને એક શબ્દનો પણ ઉત્તર દીધો નહીં તેથી હાકેમ ઘણો અચરજ થયો હવે એવો રિવાજ હતો કે પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તેઓને સારું હાકેમ છોડી દે અને તે વખતે બરાબાસ નામનો તેઓમાંનો એક પ્રખ્યાત બંદીવાન હતો એ માટે તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું હું તમારે સારું કોને છોડી દઉં એવી છે તમારી સી મરજી છે બરબાસને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેને સોંપ્યો હતો અને ન્યાયાસન પર તે બેઠો હતો ત્યારે તેની સ્ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે એ ન્યાયને તું કંઈ ન કરતો કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે પ્રમુખે આજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે તેઓ બરાબાસને માગે ને ઈસુને મારી નંખાવે પણ હાકેમે તેઓનો ઉત્તર આપ્યો કે તે બેમાંથી હું તમારે સારું કોને છોડી દઉં એ વિશે તમારી શી મરજી છે અને તેઓએ કહ્યું કે બરાબાસને પિલાત તેઓને કહે છે તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું સર્વ તેને કહે છે કે તે વધસ્તંભે જળાય ત્યારે તેણે કહ્યું શા માટે તેણે શું ભૂંડું કર્યું છે પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું કે તે વધસ્તંભે જળાય અને પિલાતે જોયું કે મારું કંઈ જ ચાલતું નથી પણ ઉલટી વિશેષ ગડબડ થાય છે ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે એ ન્યાયના લોહી સંબંધી હું નિર્દોષ છું તમે જાણો ત્યારે લોકોએ ઉત્તર આપ્યો કે તેનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે પછી તેણે તેઓને સારું બારાબાસને છોડી દીધો પણ ઈસુને કોરડા મરાવીને વધાસ્તંભે જડાવવા શરૂ સોંપ્યો ત્યાર પછી હાકેમના સિપાહીઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી પછી તેઓએ તેના કપડાં ઉતારી લઈને તેને કિરમજી જબ્ભો પહેરાવ્યો અને તેઓએ કાંટાનો મુંગટ ગૂંઠીને તેના માથા પર મૂક્યો ને તેના જમણા હાથમાં સોટી આપી ને તેની સામે ઘૂંટણ ટેકીને તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે ઓ યહૂદીઓના રાજા સલામ પછી તેઓ તેના પર થૂંક્યા ને સોટી લઈને તેના માથામાં મારી અને તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી જબ્બો ઉતારી લઈને તેના જ કપડાં તેને પહેરાવ્યા અને વધસ્તંભે જળવાને તેઓ તેને લઈ ગયા અને તેઓ બહાર જતા હતા ત્યારે કુરૈનીનો સિમોન નામે એક જણ તેઓને મળ્યો તેની પાસે તેઓએ તેનો વધસ્તંભ પરણે ઉંચકાવી લીધો અને ગલગથ્થા નામે એક જગા જે ખોપરીની જગ્યા કહેવાય છે ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે તેઓએ પિત્ત ભરેલો સરકો તેને પીવાને આપ્યો પણ ચાખ્યા પછી તેણે તે પીવા ના પાડી અને તેને વધસ્તંભે જડ્યા પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેના કપડાં માહોમાએ વહેંચી લીધા પછી તેઓએ ત્યાં બેસીને તેની ચોકી કરી અને તેના સંબંધીનું લખેલું તહોમતનામું તેના માથાની ઉપર તેઓએ લગાડ્યું કે ઈસુ જે યહૂદીઓનો રાજા તે એ જ છે ત્યારે તેઓએ તેની જોડે બે ચોરને વધસ્તંભે જડ્યા એકને તેની જમણી તરફ ને બીજાને તેની ડાબી તરફ અને પાસે થઈને જનારા હોય પોતાના માથા હલાવતા ત્યારે તેની મસ્કરી કરતા કહ્યું કે અરે મંદિરને પાડી નાખનાર ત્યારે તેને ત્રણ દિવસમાં બાંધનાર તું પોતાને બચાવ જો તું દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઉતરી આવ અને તે જ રીતે મુખ્ય આજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સુધા તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે બીજાઓને તેણે બચાવ્યા પણ પોતાને તે બચાવી નથી શકતો એ તો ઇસરાયલનો રાજા છે તે હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું તે દેવ પર ભરોસો રાખે છે જો તે તેને ચાહતો હોય તો હમણાં તે તેનો છૂટકો કરે કેમ કે તેણે કહ્યું હતું કે હું દેવનો દીકરો છું અને જે ચોરો તેની જોડે વધસ્તંભે જડાયા હતા તેઓએ પણ એ જ પ્રમાણે તેના ઠઠ્ઠા કર્યા અને છઠ્ઠી હોરાથી તે નવમી હોરા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો અને આશરે નવમી હોરાએ ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે એલી એલી લમા શબક્તની એટલે ઓ મારા દેવ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાએ કે એ સાંભળીને કહ્યું કે એલિયાને તે બોલાવે છે અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકારથી તે ભીંજવી લાકડીની ટોચે બાંધીને તેને ચૂસવાને તેને આપી પણ બીજાએ કહ્યું કે રહેવા દો આપણે જોઈએ કે એલિયા તેને છોડાવવા આવે છે કે નહીં પછી ઈસુએ બીજી વાર મોટે ઘાંટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો ત્યારે જુઓ મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા ને ધરતીકંપ થયો ને ખડકો ફાટી ગયા ને કબરો ઉઘડી ગઈ ને ઊંઘેલા સંતોમાંના ઘણા શરીર ઉઠ્યા ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા ને ઘણાઓને દેખાયા ત્યારે જમાદારે તે તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓ ધરતીકંપ જે જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ તો દેવનો દીકરો હતો અને ત્યાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની સેવા કરતી ગાલિલથી તેની પાછળ આવી હતી તેઓ દૂરથી જોયા કરતી હતી તેઓમાં મગદાલની મરિયમ ને યાકૂબની તથા યોસેની માં મરિયમ ઝબદીના દીકરાઓની માં હતી અને સાંજ પડી ત્યારે યુસફ નામે અરીમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો તે આવ્યો તેણે પિલાદ પાસે જઈને ઈસુની લાશ માગી ત્યારે પિલાદે તેને તે સોંપવાની આજ્ઞા આપી પછી યુસફે લાશ લઈને શણના સફેદ કપડામાં તે વીંટાળી અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી અને એક મોટો પથ્થર ખબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો અને મગદાલ અને મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી હવે સિદ્ધિકરણને બીજા દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે ત્રણ દિવસ પછી હું ઉઠીશ એ માટે ત્રણ દિવસ સુધી કબરનો જાપતો રાખવાની આજ્ઞા કર રખીને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય એ લોકોને એમ કહે કે મોયલામાંથી તે ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેરીના કરતાં મોટી થશે ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે તમે જાઓ ને તમારાથી બને તેઓ તેનો જાપતો રખાવો પછી તેઓ ગયા ને પથ્થર પર મોહર કરીને તેઓએ કબર પર જાપતો રાખ્યો અને ચોકીદારો તેમની સાથે હતા